પ્રાપ્ત તપ જ કરવા જેવું આ તપ કોઈનું શીખી લાવીને કરવા જેવું નથી મારું મન તો રાત દાળો તપેલું છે ને તારું મન વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર એ જ ખરું તપ છે જ્યારે મન વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય અને જ્યારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે પણ પછી તે વખતે શા કામનું તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને જ્યારે બધા ઝેર આલનારા આવે તે વખતે મહી અંતર તપે તોય સહન કરી લેવું લાલ લાલ હૃદય થઈ જાય તોય શાંત ભાવે સહી લેવું તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી આવી પડેલા તપને હસ્તે મોડે વધાવી લેવાનું કહ્યું છે ત્યારે આ લોક તો આવી પડેલા તપને આઘા પાછા કરે મોં મચકોડે એટલે તે જ તપ જે આલવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આલી દે અને ના આવેલા તપને બોલાવવા જાય ના હોય ત્યાંથી કોઈનું જોઈને શીખી લાવીને તપ કરવા બેસે અલ્યા તપ તે કોઈનું શીખી લાવીને કરાતું હશે તારું તપ જુદું પેલાનું તપ જુદું દરેકનું તપ જુદું જુદું હોય દરેકના કોઝિસ જુદા જુદા હોય અને આજના કાળમાં તો તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે ભગવાન મહાવીરે કહ્યું હતું કે કળિયુગમાં ચેતીને ચાલજે તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ સામો માણસ અથડાઈ પડ્યો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે કાલે તો મારે અપવાસ કરવો છે અલ્યા આમ શું કરવા કરે છે તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખ તેનો વાંધો નથી એ સહજ સ્વભાવ છે એવું જાનવરોમાં પણ હોય છે પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી ભગવાને કહેલું કે ત્રણ કાળમાં દ્વાપર ત્રેતા અને સતયુગમાં ત્યાગ કરજે તપ કરજે પણ ચોથા કાળમાં કળિયુગમાં તો તપ ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે વેચાતા લેવા નહીં જવું પડે એ તો જે કાળમાં વેચાતા લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતા કારણ કે આખો દાડો ખોળે તો એ તપ જડે જ નહીં ને એ કાળ ગયા બધા અત્યારે તો તપ કેટલા બધા મળે મહાવીર ભગવાનને તપ ખોળવા જવું પડતું હતું તે કાળમાંય લોકો તો તપવાળા હતા પણ ભગવાનને તપ ના આવે ને ભગવાનને તપ આવે નહીં તે એમના મનમાં વિચાર થયો કે આ બધા વહોરાવે છે તે મારે માટે ધ્યાન રાખીને રસોઈ બનાવે છે અને પછી વહોરાવે છે એટલે મને કોઈ ગાળ ભાંડતું નથી કશું એ મને કોઈ કરતું નથી હજી મારે મહી કર્મના ઉદય બાકી છે એનું એમને પોતાને માલમ પડી જાય જેમ વોમિટ થવાની હોય તેની માણસને ખબર પડે તેમ જ્ઞાનીઓને ઘણા કાળ પછી કર્મની વોમિટ થવાની હોય તે ખબર પડી જાય એવા કર્મની જ્ઞાનીઓ ઉદ્દીરણા કરે મનુષ્યમાં ઉદ્દીરણાની સત્તા છે એટલે મહાવીર ભગવાને વિચાર કર્યો કે લાવ આર્ય દેશમાંથી અનાર્ય દેશમાં જઉં તો મારા આ કર્મો ખરી પડે કર્મનો હિસાબ છે આ આર્ય દેશના લોકો તો પધારો પધારો કરે છે અને ભગવાન ઉપર પુષ્પો વરસાવે એટલે ભગવાનને થયું કે અનાર્ય દેશમાં જવું હવે અનાર્ય દેશ સાઠ માઇલ છેટ્ટે હતો તે ધોરી રસ્તા પરથી જવા ના મળ્યું આખા ગામના લોકો જોડે વળાવવા આવેલા લોકોએ ભગવાનને વિનંતી કરી કે ભગવાન તમે આ સાંકડા રસ્તે ના જાઓ એ રસ્તે તો ચંડકોશીઓ નાગ રહે છે આ જંગલમાં એ નાગ કોઈને પેસવા જ દેતો નથી જે જાય તેને જીવતો જવા ના દે ભગવાન તે તમને ઉપસર્ગ કરશે પણ ભગવાને કહ્યું કે તમે બધા ના કહો છો પણ મારે તો અહીં રહીને જ જવાની જરૂર છે મને મારા જ્ઞાનમાં આવું દેખાય છે હું આગ્રહી નથી પણ મારા જ્ઞાનમાં દેખાય છે માટે તમે બધા શાંતિપૂર્વક રહો અને મને જવા દો એટલે બધા ગામના લોક ત્યાં જ ઊભા રહ્યા કોઈ જંગલમાં પેસે જ નહીં ને ચંડકોશિયાનું નામ જાણે એટલે કોણ પેસે ભગવાનને જવું હોય તો જાય કહેશે ચંડકોશિયાની વાત આવી એટલે ભગવાન ભગવાન બધું છોડી દે છોડી દે કે ના છોડી દે આ લોક ભગવાન તો જંગલના રસ્તે ગયા ત્યાં ચંડકોશિયાને સુગંધ આવી એટલે પછી એ વિફરે ને એ તો કોઈ જનાવરને જંગલમાં નહોતો આવવા દેતો તે વિફરતો વિફરતો ભગવાનની સામે આવ્યો ને ભગવાનને પગે ડંખ માર્યો તે ડંખ મારતાની સાથે જ સહેજ લોહી તેના મોઢામાં પેસી ગયું એ લોહી પેસવાથી એને પોતાને પાછલા ભવનું ભાન થયું એટલે ભગવાને ત્યાં એને ઉપદેશ આપ્યો હે ચંડકોશિયા બૂજ બૂજ ને ક્રોધને શાંત કર ગયા અવતારમાં ચંડકોશિયો સાધુ હતો ને શિષ્ય ઉપર ક્રોધ કર્યો તેથી તેની આ દશા થઈ માટે હવે શાંત થા તને જ્ઞાન આવ્યું છે એવો તું શુદ્ધાત્મા છું ચંડકોશિયો ભાનમાં આવી ગયો પૂર્વ ભવનું એને જ્ઞાન આવી ગયું ગયાભવમાં એને સાધુપણું હતું તેણે શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો કેવો ભયંકર ક્રોધ જેવો તેવો નહીં આ લોકો બૈરીઓ ઉપર કરે છે એવો નહીં શિષ્ય તો ફસાયો એટલે પછી ગુરુ કંઈ એને છોડે પછી એ ફસાઈ ગયેલાને ગુરુ માર આપ્યા જ કરે તે પછી સાપ ત્યાં આગળ પછાડા ખાઈને મરી ગયો એના ઉપર કીડીઓ ખૂબ ચઢી ગઈ હતી કારણ કે પછાડા ખાય એટલે લોહી નીકળે ને લોહી નીકળે એટલે કીડી ચઢે ને કીડી તો ખેંચા ખેંચ કરવા માંડી ચંડકોશિયાને ખૂબ બળતરા ઊભી થઈ પણ તેણે શાંતિથી તપ સેવ્યું ને તે સારી ગતિમાં પહોંચી ગયો ભગવાન ત્યાંથી અનાર્ય અનાળી દેશમાં વિચર્યા ત્યાં લોકોએ એમને એ આ બાવો આવ્યો છે એને ઢેખાળા મારો આ કેવો બાવો છે લુગડા બુગડા પહેરતો નથી મારો એને તે ભગવાનને તો મહીં પેસતા પહેલાં જ પ્રસાદી મળવા માંડી ભગવાન તો જાણતા હતા કે હું ક્યાં પ્રસાદી ખાઉં છું તે તેમને તો ખરેખરી પ્રસાદી મળવા માંડી કોક જગ્યાએ દયાળુ માણસ હોય તો કકડો રોટલો આપે આર્ય દેશમાં પેલી મીઠાઈઓ મળતી હતી તે અહીં ક્યાંથી લાવે ભગવાને અમુક કાળ અનાળી દેશમાં વિતાવી કર્મ ક્ષય થયા ત્યાં પાછા ફર્યા અત્યારે તો બધાને ઘેર બેઠા અનાળી દેશ છે તો એ લોક ભાંજગડ કરે છે અલ્યા મહાવીર ભગવાનને સાઠ માઇલ ચાલીને જવું પડ્યું હતું ને તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠા જ અનાળી દેશ છે આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાળી દેશ જમીએ ત્યાં જ ખાઈએ પીએ ત્યાં જ અનાળી દેશ બધો હોય હવે અહીં આગળ તપ તપવાનું છે ભગવાનને તપ ખોળવા સાઠ માઇલ વિચરવું પડ્યું હતું અનાળી દેશ ખોળવા માટે જ્યારે આજે તો ઘેર બેઠા જ અનાળીપણું લોકોનું નથી લાગતું તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને આ કાળના લોકોએ કેટલા પુણ્યશાળી છે આને પ્રાપ્ત તપ કહેવાય આડોશી પાડોશીઓ ભાગિયા ભાઈઓ વહુ છોકરા બધાએ તપ કરાવે એવું છે આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી આ પ્રતિકૂળ કાળ આવ્યો છે ઘેર બેઠા જ પ્રતિકૂળતા હોય બહાર ખોળવા જવું ના પડે આ કાળ જ એવો છે કે ક્યાંક એડજસ્ટમેન્ટ જ ના થાય ઘરમાં બહાર પડોશીઓ બધેથી જ ડિસએડજસ્ટમેન્ટ્સ આવી પડે તેને તું સહન કર અને એડજસ્ટ થઈ જા પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે સામાને સહેજ પણ દુઃખ ના થાય સામાને આપણા નિમિત્તે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાને માટે સહેજ પણ ના બગડે એનું નામ પ્રાપ્ત તપ બીજા તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે તોય જુઓ ને લોક જાત જાતના તપ લઈને બેઠા છે એટલે આ સમજને શિષ્ય જોડે આખો દાડો ક્રોધ કરતો હોય ને બીજે દાડે અપવાસ કરે હવે આનો અર્થ શો મિનિંગલેસ આ બધી વસ્તુઓ આ મિનિંગલેસ નથી લાગતું તમને કહેશે કે મારે બે અપવાસ કરવા છે અલ્યા ભાઈ અત્યારે તો એવું છે ને કે કોક દાડો રેશનનું ઠેકાણું ના પડ્યું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય એ દાડે મારા જ આટલા જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક ત્યાં એ કરો ને પ્લસ માઇનસ કરી નાખો ને એક દાડો સામટું જ ના ખાવું તેના કરતાં રોજ થોડું થોડું પ્લસ માઇનસ કરીને આપણે એડજસ્ટ થઈ જાઓને કોક દાડો જમવાનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડ્યું તો ત્યાં શાંત ભાવે સહન કરી લેને અથવા જમવાનું બિલકુલ ઠેકાણું ના પડ્યું ત્યાં તું શાંત રહે આ પેટ તો મહી ગયા પછી બૂમ પાડશે નહીં આ રાત્રે આટલી ખીચડીને શાક આપ્યું હોય તો પછી બૂમ પાડે ના પાડે પછી તમારે જેવું ધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે પેટને તો વાંધો નથી આ વાંક પોતાનો છે મન પણ એવું નથી પોતે અનાળી છે પોતે અનાળી તે પોતે તો દુઃખ ભોગવે પણ બીજાને પણ દુઃખ ભોગવાવડાવે અનાળીપણું લોક સામસામા કહે છે ને કે આ અનાળી છે એટલે આ મુંબઈમાં વળી અનાળી કોને ના કહેવું તે ખોળી કાઢવું મુશ્કેલ છે એટલે સામસામા અનાળી બોલે છે એટલે આ ના બોલાય એ તો ભગવાન જેને ખોળતા હતા તે તો તમારે અનાળીપણું ઘેર બેઠા મળે છે તેથી આ દાદાએ તમને કહ્યું કે ખાઓ પીઓ મજા કરો ને તપ આવી પડે તે શાંતિથી ભોગવજો તપને તો બોલાવવા જવું પડે એવું છે જ નહીં નર્યા તપ જ તપે છે ને આ લોક અને પેલા તપવાળા તો કેવા હોય કે આવી પડેલું તપ ભોગવે નહીં અને ના આવેલું તેને બોલાવ બોલાવ કરે બોલાવીને તપ કરે પછી આપણે તેને કશું કહેવા જઈએ તો તે એટલો બધો તપી ગયેલો હોય કે જો જરાક ભૂલ થઈ તો તે ફાટી જાય તપવાળા કેવા હોય તપિયા હોય તપિયા એટલે સળગતો ભારેલો અગ્નિ જો જરાક કંઈ આપણી બીડી અડી તો તરત ભડકો થઈ જાય એટલે ભૂલે ચૂકે ત્યાં આગળ કંઈ ના કરાય ભગવાન આવા નહોતા ભગવાન તો બહુ ડાયા હતા પ્રાપ્ત તપની અત્યારે કંઈ ખોટ છે છેવટે દાંત દુખે ને દમ નીકળી જાય એવો દુખે દાઢ દુખે માથું દુખે ફલાણું દુખે સામો અથડાય એ બધા પ્રાપ્ત તપ નહીં તો કોક દાડો સત્સંગમાંથી આવતા મોડું થઈ જાય તો વાઈફ કહેશે તમારામાં ઠેકાણું નથી અત્યાર સુધી તે બહાર રખડાતું હશે ક્યાં રઝળતા હતા હવે બૈરી શું જાણે કે આપણે સત્સંગમાં બેઠા હતા કે રઝળતા હતા હવે વાઇફ આવું બોલે ત્યારે આપણે પાંસરા ના રહીએ તો આપણી મૂર્ખાઈ જ ને આપણે જાણીએ કે તપ તપવાનું આજે આવ્યું છે હવે ત્યાં જો તપના તપો ને બૈરીને કહો ચોપ અક્ષર બોલવાનો નથી એટલે પછી ધણિયાણી એક બાજુ કારતુસો ભર ભર કર્યા કરે બેન શું કરવા કારતુસો ભર્યા કરો છો તો કે તો હમણાં ફોડીશ આ જમી રહ્યા પછી બહેન કારતૂસો ફોડફોડ કરે અને રાત્રે પાછા બંને ત્યાંના ત્યાં જ એ જ ઓરડીમાં સૂઈ જવાનું પાછું જો બીજી કોઈ ઓરડીમાં સૂઈ જવાનું હોય તો આપણે જાણીએ કે આ લપથી છૂટ્યા પણ લપની જોડે ને જોડે સૂઈ રહેવાનું પાછું અલ્યા જ્યાં સૂઈ રહેવાનું ત્યાં ટેટા ના ફોડાય કોઈ ટેટો ફોડે ને તે આપણા પગ ઉપર પડે તો આપણે તેને ઓલવી નાખવાનો બહાર જે કરવું હોય તે કરીએ પણ ઘરમાં જ્યાં રાત દિવસ રહેવાનું હોય ત્યાં આવું ના કરીએ જ્ઞાની તો બહુ ડાયા હોય પોતાનું હિત શેમાં છે તે તરત જ સમજી જાય કે આણે તો ટેટો ફોડ્યો એ તો અકળાય એટલે ફોડ્યો ને મારા પગ ઉપર નાખ્યો પણ હવે એના પગ ઉપર પાછો હું નાખીશ તો એ મારા માથા ઉપર નાખશે હવે મેલોને આ પેડ આપણે આ કેસને ઊંચો જ મૂકી દો ને આ તપ કરે છે ને તે કોઈને જાણવા ના દે એ ખરું તપ તપમાં કોઈને કહીએ તે સાંભળે અને પછી તે આપણને આશ્વાસન આપી જાય એટલે આપણી પાસેથી બે આના ભાગ પડાવી જાય અને ઉપરથી ખોટા રસ્તે ચડાવી દે માટે તપ કરેલું તે કોઈને કહેવાય કેમ વગર કામનું કમિશન કોણ આપે પ્રાપ્ત તપમાં જેટલું આશ્વાસન લે એટલું તપ વધારે કરવું પડે અમે તો કોઈ દાડો કોઈનું આશ્વાસન લીધું નથી આશ્વાસન લે તો તપ કરવું પડે નહીં તો મહી તપ્યા કરે અને તપને જ મહી સમાવ સમાવ કરવાનું એનો ઉભરો આવે પછી એ શમી જાય એનો ટાઈમ થાય એટલે ઉભરો આવવાનો આ જ્ઞાન દર્શન ચરિત્ર અને તપ કહ્યું એટલે તપમાં આપણે આવી પડેલા તપનું તપ કરવું બટાટાવડાનો ભાવ થાય ને ના મળે તો તે દાડે તપ કરવાનું દાદા આ તમારા પગમાં કણીઓ શાથી પડી ગઈ છે એ તો અમે આત્મા પ્રાપ્ત કરવા તપ કરેલું તે કેવું તપ કે બૂટમાં ખિલ્લો ઊંચો આવે તો તેને ઠોકવાનો નહીં એમ જ ચલાવે રાખવાનું ત્યાર પછી અમને ખબર પડી કે આ તો અમે અવળે માર્ગે છીએ આ જૈનોનું અમે તપ કરેલું બૂટની ખિલ્લી બહાર નીકળે અને ચૂંક વાગે તે વખતે જો આત્મા હાલી જાય તો એ આત્મા જ પ્રાપ્ત થયો નથી એવું હું માનતો હતો એટલે એ તપ થવા દઈએ પણ એ તપનો ડાઘ હજીએ નથી ગયો તપનો ડાઘ આખી જિંદગી ના જાય આ અવળો માર્ગ છે એમ અમને સમજાયેલું તપ તો અંદરનું જોઈએ